આ ગરીબ વાળો શાંતિ કરે એવો છે જય سر ہے سہج گئے قریب ہے ویوہار سہج گئے کہ جس کی بگوانہ کھلے شاشت بھگوان مجھے ہاں۔ ત્યારે આ દેહ મંદિર થાય છે મંદિર તો છે પણ સમજાય તો એવું થઈ જાય નહીં તો પાષાણોનું મંદિર થઈ જાય જીવતા પાષાણનું એટલે અથડાવું નહીં એટલે આવી રીતે એ તો વિચારી લાવી છે પોતાની જગ્યાએ નકારતી નથી કોઈને રસોઈ પર અમે શત્રુ કેમ નહીં આવી મારું કંઈક મારા જોડે આશીર્વાદ મારા છે આશીર્વાદ મૂકી ભાષા ક્યાં ક્યાં આપણને અરે અમે તો દેખી શકતા નથી પણ તમે તો દેખો છો રસોઈ બોધ આપે છે આપણને જીવતા બધા બોધ ના આપી શકાય કવિરાજે કશું છે પણ ક્યારે બોધ ક્યારે મળે કે ઘરની દીકરી બોલાવે જીતી દીધો આ તો એક એક પદ રિસર્ચ માગે છે બધું રિસર્ચ માગે છે રમેશભાઈ તમે શું જયંતભાઈ કે રમેશભાઈ રિસર્ચ <laughs> માગે છે પ્રભુદાસ સાહેબ ને સારી રીતે ગયા સેજાશ્રમ સ્વામીજી હા પણ આખી રાત એમને તપ કરાયું છે તમારે પડશે હું પહેલી વખત બહુ ઉલ્લાસમાં આવે છે તો મજા આવશે એમને ઉપયોગ પૂરો થશે શું કે તો બીજું કોણ સુખ કઈ પડી છે સુખ ઘરમાં નહીં ઘરમાં નહીં હે કોના હાથમાં મારામાં શાંતા સુખી છે એટલે સુખી નહીં હોય હું એ અંદર ભરપટ્ટીઓ પડેલું પાછું એમાંથી થોડું લો તો એટલે અનંત જ રહ્યા કરે થોડું ઉમેરો તો અનંત રહ્યા કરે અનંતમાંથી લે તો અનંત મારે જીવું લે અનંતનો ઉમેરા તો અનંત મારે જીવું લે એ વધી જવાનું હતું ઘટી જવાનું હતું આવું સુખ ગુરુને લગવું કેવું અને આ લઘુને ગુરુ કોની સાથે કોની સાથે બોલ હા બધા ડ્રાઈવર કામ કરતા અહીંયા તો અહીંયા બધું અમને દીધો એ કોઈને હમણાં નહીં એવી ભાષામાં પણ હમણાં અત્યારે ગરબડ થઈ જાય કામ કરતો તરફ હમણાં હમણાંની એ ભાષા બહુ સારી છે તો આપણે જ આપણી જોડે વાતો કરી લઈએ કોઈ વખત આવેદન કરશું નહીં પણ એવો વખત મને આનંદ છે બહારનો એવો વખત આપે છો ને પણ વખત તો મળે છે રીટાબેન કહે છે વખત બહુ મળે છે શું કહે છે તપમાં આશ્વાસન એટલે ક્વેશ્ચન માર્ક તપમાં આશ્વાસન એ પૂછે એવું છે ચાલો હોય તપ કરવું એટલે શું જે પાછલો હિસાબ ચૂકવવાનો આવે છે તે ચૂકવતી વખતે મીઠાશે આવે અને કડવું આવે મીઠાશ આવે ત્યાં તપ કરવાનું છે અને કડવું આવે ત્યાં તપ કરવાનું છે ડિસ્ચાર્જ કર્મ એનું કડવું ડિસ્ચાર્જ કર્મ એનું કડવું મીઠું ફળ આપ્યા વગર રહે જ નહીં ને દાદા આ મીઠાશ આવતા હતા ઓછા ઓછા દોઢ પોણા બે લાખ સંખ્યામાં વિઝિટ કર્યો હતો અને જે આવે તે શાંતિથી એક એક પુસ્તક બહુ ધીરજથી જોવે બહુ ગમે એ લોકોને જેટલા એમને આપી શકાય એના અપાયા જેટલાના કંઈક લેવાનું હતું ત્યાં સબસિડાઈ દીધું ભાઈ બધું તે પણ ફર્સ્ટ લીધું સમજાયું ને પણ પુસ્તકો ગયા હશે પસંદભાઈ ઘણી સંખ્યામાં ગયા ઘણી સંખ્યામાં અને teacher professor student young old ઘરવાળા બધા જ આવી ગયા અને એક એક જણનું એક મોડે પ્રસંગ નથી બોલો એટલે એફર્ટ સદર્શનો થાય છે ત્યારે આપણને બધા જીલાય શું છે બરોબર આ જોવા જેવું છે બહુ સરસ થયું એમાં શાહ સાહેબે દાદા ભગવાન દાદા ભગવાનનું શ્રીમંત સ્વામીને એ બધું મૂક્યું હતું એમને અને સ્ક્રીન મૂક્યો હતો એટલે થતું બધું પાછું અને આપણી સંસ્થા આ તે મંદિરો આ કોમ્પ્લેક્સ બધું છે પાછું ઓડિયો હતું અને વોકલ પણ બધું જ હતું અંદર એમાં દાદા ભગવાનના આત્મસૂત્ર જે છે આપણા આત્મસૂત્રનું જે શાસ્ત્ર અસર શાસ્ત્રોના શાસ્ત્રો સ્વરૂપે બધો અંદર સાર આવી જાય આખા વિશ્વનો આખા ભારતનો બધા ધર્મનો એમાંથી મને લાગે છે કે ખબર નહીં કેટલા કાઢ્યા છે એક સિલેક્ટ કરી કરી અને શરૂઆતથી ટેન સુધી આખો સિદ્ધાંત પકડાય એ સ્વરૂપે એમને સિલેક્ટ કર્યા અને આવડી નાની પુસ્તિકા રૂપે કાઢ્યા એને લઘુ આત્મસૂત્ર કહ્યું શું કહ્યું વાંચવું ને આટલું હવે બીજીની ચોકડી જેવું લખતો લઘુ અર્થ આપશે લઘુ બહુ પાતળું છે અમારી પાસે કોપી છે પરંતુ એક લાખ છપાઈ ગઈ ત્યાં દિલીપભાઈ હજુ ઘણી છે બધી આપણે આપણે ત્યાં ઇન્ડિયામાં જે જનાર હોય એમને કહેજો કે વહેલી તકે આપણને મોકલી આપે શું કોઈ આવતું હોય તો આવી જાય બધું અને આપણે અમારા ફિલ્ડમાં પણ આવી શકે એરફિલ્ડમાં પણ આવી શકે છે એરફિલ્ડમાં પણ આવી શકે છે બહુ સરસ છે અને એ રસુ આપણા પુત્રને અને અમારું આ દાંતનું કામ કર્યું ડૉક્ટર દિલીપ એને કહ્યું એને વિજ્ઞાન એટલું જતી ગયું છે એટલું એટલું બધું ખુશ છે એને મેં કહ્યું કે ભાઈ આ તમને આપું છું કોપી તમે in your spare time Please translate into English. જે વર્ડ ના થાય તે માર્ક કરો મૂકો then you will do what you do this અહીંયા છે ને જોઈએ વાળા છે આપણામાંથી કોણ તૈયાર થાય કહો You. Very good. And anybody else? Ramukaja. What? Ramukaja. Ramukaja. Ramukaja. Ramukaja. Ramukaja. Ramukaja. Ramukaja. તમે અહીંના પછી ન્યૂ જર્સી બીજું બીજું કોઈ આવી છે કે પહેલાં પણ એક કોક્યુ લઈ લેવાય પડશે બધાએ એટલું કરજો ચાલો ઓકે આ તો અહીં જ છે આપણે શું એટલે બધાનું બધાનું કરીને એને બધાને પ્રેઝન્ટેબલ થાય અહીંયા આપણે બધો તાર આવી ગયો બહુ સુંદર આવ્યો છે શું કામ અને ગીતા જેવું કામ કરે હિસાબ રાખે તો એ કેટલું સિરિયસ છે કરો ઇંગ્લિશમાં પછી દસથી કંટાળા છે લોકોએ જરૂર શોધી કાઢો let be done right Spanish ને બંનેમાં રાઈટ ફ્રેન્ચ માટે તો છે આપણી પાસે પણ ઇંગ્લિશ સાથે અમતી કરી શકશે ઇંગ્લિશ માટે જર્મનીમાં થશે આપણું આપણા દેશ થઈ શકે એટલો તો કરીએ બહુ ચાલો એટલે ભૂલી નહીં જાઓ પાછા ટાઈમ લિમિટ આપો ટાઈમ લિમિટ તો શરૂઆત થઈ જાય તો એ ના આવશે સાયલેન્સ તો બોલતો જ નથી ટપ્પા પડી ગયા દાદાશ્રી આપતા સૂત્રની વેસ્ટર્ન ડિવિઝન સાથે કેલિફોર્નિયા ખાતે ત્યારે જે બુકો મોટી નીકળી છે એ અમારી પાસે છે નવા માસમાંથી કોઈની પાસે ના હોય અને એમનો ઉપયોગ કરવો હોય કેટલા છે લગભગ પાંત્રીસ જેટલા છે પાંત્રીસ છે ને એટલે એ ગ્રંથ તો બહુ વધારે મળી શકે નહીં પણ પછી સર્ક્યુલેટ કરવા પડે એટલે દૂર દૂરના આપણા એરિયા છે આ કેલિફોર્નિયા ઘણું મોટું છે એટલે છેક પેલું ગાંધીજી પછી વચ્ચેનું આ બાજુ અને આટલું જાય છે મોટા ચાર ડિવિઝન ક્યાં કેટલા એટલા થઈ જાય ને કે પાંચ કરો આપણે નોર્થમાં પહોંચાડી દીધા છે સાક્રામેન્ટો સાન ફ્રાન્સિસ્કો એ અહીંયા ઘણા મહાત્માઓને પહોંચી ગયા છે પણ જેમ છતાં ના હોય મહાત્માઓને તો બધા એક એક આપણા પહોંચ્યા છે પહોંચ્યા છે બધા એ ઉભી થાય તો ત્યાં સૌ થવા જવું જોઈએ શું રાજેશ કહે છે આપણી બુદ્ધિ અગર આપણને દસ થાય તો અમને શું વધુ આવે કોઈની બુદ્ધિ અગર વાંધો ઉઠાવે તો વાંધો આવે શું કહે કોઈ બુદ્ધિનો વાંધો ઉઠાવે નહીં ને એ તકલીફ પડી જશે ઓછી પૂછો કે વાતો કરો સતત રહે રત્નત્રય દર્શન અને દર્શનપૂર્વક આપણો વ્યવહાર અને એ આખો સમયના પ્રભાવમાં રહેતો વ્યવહાર એ વ્યવહાર એ દર્શનથી જેમ જેમ શુદ્ધ થતો જાય અર્થાત એમાંથી આપણું પણ નીકળતું જતું જાય આપણું પોતાપણું મોડું પડતું જતું જાય આપણા ડિસ્ચાર્જ પડકા ક્ષમતા જાય શું કહ્યું પડકા તો સમજો ને એકો ઈસીએચઓ એ સબસાઇડ થતા જાય એ ડાઇટ ના થાય સબસાઇડ થઈ જાય સબસાઇડ થઈ જાય ત્યારે આ જે દર્શન છે આ વ્યવહાર شد جت جائے اپنے آدر شبد واپریے آدر سکتی ہے کہ بگوان کی پاشا ن شد ہے جی جی یہ ویوہار سماجک شبد رہی یہ تو کائیے میم وقت سمپ نہ جائیے سمجھائے دن چلو تعلق ہے درشن پر آگرہ بندہ یہ اشدی نے کرنے ویوہار نہیں એ ભટકા થતા દર્શન તો દર્શન છે દ્રષ્ટા એ દ્રષ્ટા છે ત્યારે એ દ્રષ્ટાને ચોખ્ખું દેખાતું જાય અને જે ચોખ્ખું દેખાયું એ જ્ઞાનમાં જણાતું જાય શું કહ્યું અને એ ચોખ્ખું દેખેલું જ્ઞાનમાં જણાયેલું એ પ્રમાણે ચારિત્ર સ્વરૂપે અંદર બદલાતું જાય શું કહ્યું બદલાતું જાય શરીર છે જીવતું એટલે બદલાતું થતું જો જ્ઞાતા દ્રષ્ટા અક્રિય એ વાત સાચી પણ એક ધામ એક ન કહેવાય સમજો વ્યવહાર નિશ્ચય શું કહ્યું શ્રવણ આગામન વ્યવહાર નિશ્ચયને દોરે છે નિશ્ચય દોરાતો નિશ્ચય નથી એ પરંતુ નિશ્ચય પ્રાપ્ત એવો એ દોરાય છે શું કહ્યું નિશ્ચય પ્રાપ્ત થઈ રહ્યો હું કરુભાઈ છું તે હવે હું કરુભાઈ ના રહ્યો તો આ વ્યવહારનો કરુભાઈ હું કેવી થઈ પડ્યો હું શુદ્ધાત્મા છું તો આ વ્યવહારનો કરુભાઈ છે તેને વ્યવહારના કરુભાઈ રીતે હું કમ ના જવાઉં એને દેખાય ધૂંધળું દેખાય બધું થાય તો ધૂંધળા માટે કેટલું ખબર થાય ને કમોબી તો છે છબી તો છે પણ છબી ધૂંધળી કેમ છે આ શૈલેષજી સમજ્યા કે નહીં આ વાત છે એટલે હું જોનારો ધૂંધળો નથી પણ જોવે જે દેખાય છે ધૂંધળું દેખાય છે તે ધૂંધળાપણું ગયું એટલે જ્ઞાન ખીલતું જાય વાદળ ઘટ્યા તો સૂર્યનારાયણનો પ્રકાશ ખીલતો જાય શક્તિના દેવ શક્તિ વધે એવો આત્મા તો બધા જાણે કૃષ્ણ ભગવાન હતા પાંચ હજાર કરતા વધારે હોય અને સાદીપની આચાર્ય મોદી પાસે એમને બધું શિક્ષણ લીધું છેક સુધી અને શિક્ષણ દેતા ત્યાં સુધી તમે એવા એવા અનુભવોથી નીકળ્યા છે પ્રાણ લઈને એવા અનુભવ ડબલે પગલે એમને આવ્યા પ્રાણ દેખો અને આવા સમર્થ પુરુષ પાછા નારાયણ એવા તેવા નહીં નારાયણ એટલે કોઈને તંત્ર ન ઉગામે શું કહ્યું તંત્ર ના હા મનથી પણ ન ઉગામે આવો આવો મનથી પણ ના ઉગામે શું કહ્યું વાણી તો નહીં અંતિમ રાખવાની ક્યાંથી હોય અને બે એમાં બધી શક્તિવાળા બધું એમની પાસે હોય ન ઉગામે બરાબર અને છતાં બધા કહે છે શિશુપાલજીનું શિવ ખેલાઈ ગયું સૂર્યનારાયણ અમને તો આવું સમજાવ્યું છે કે એ હિંસા નથી હિંસક ભાવ નતો પરંતુ એમનું સુદર્શન પડવું હતું સુંદર એ સુદર્શન એટલું સુંદર કામ કરે છે એટલે કે અહિંસક ભાવ એટલું સુંદર કામ કરે છે કે પેલો ગાળો છેલ્લા છેલ્લું બધું બોલતો જાય સરખો ફોનનો દીકરો સરખો મોટી ફોઈ હતી બોલો એમને કોઈઓ હતી પછી જોયું કે આ તો હાલે નહીં ચાલે નહીં જોયું બધા સ્તબ્ધ થઈ જાય છે નીકળ્યો તો હું સંગેરી વચ્ચે લાગ્યું હતું સો આવા અપરાધ થશે ત્યાં સુધી એ માફ થઈ જશે સો પૂરો થતા જ એ પોતે જ પોતાના ભારથી ફરી નહીં બાદના જંગલમાં બાપુ હોય છે અને એને પછી ખીલે છે એને બાદના ફૂલ કે છે બહુ ખીલે છે ખીલે અને લીલા બાદ અને થોડા થોડા રૂપેલા હોય ખીલે પછી બહાર હોય ને એટલું ખીલી જાય છે બહુ અને વાત તો આમ શું પરંતુ એ તૂટે નહીં અને ફૂલ ફૂલને ભાજી નમે જતા વધતા તું પછી બે ગગડાય પોતાના જ વાતી પોતે તૂટી પડે છે વાસ્તવ માટે કહેવાય છે વાંચતા જંગલોમાં આપણે ત્યાં તો કહેવાય છે કે આ નેગેટિવિટીનો ઘણો ભરાઈ જાય અને સ્થિર જાય કે શું રહેવાથી બધું કે છે સમજવા જેવું છે સત્સંગ લાભ હોય પૂરા શક્તિશાળી હોય એ શક્તિને કોઈ આવી નહીં શકે કોઈ નહીં આવી શકે અને આટલા બળરામનો સશક્ત હતા ઊંચા સશક્ત હતા કૃષ્ણ ઉપર ન પણ જાણે કે નહીં મારો અનુજ જે છે એનાથી હું છૂટે છે કેટલા છે અને કૃષ્ણ ભગવાનને એ એમને જેટલો પ્યાર કરે એનાથી અધિક અનેક ગણો પ્યાર એમનો બધો જસ એમને જ આપે કારણ કે નથી થતું જસ એમને અને પેલા એવા હતા સરસ જસ સ્વીકાર એવા હતા જરાય નહીં ભલે નહીં ને બહુ નથી કરતા પાછળ નવરાત બને એ ચાર નીચે જાય ભારતમાં હિસ્ટોરિકલ ટેક્સ છે એને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિ સમજાવવામાં આવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય સમજ્યા જેમને નિર્લેપ છે સ્પર્શક નથી કરતું એવા શક્તિ આપણને પ્રાપ્ત થાય મંત્રો શક્તિનો પૂર્ણ છે આખું દુર્ગંધર છે તમારી એટલે કહ્યું સંસાર વિઘ્ન નિવારક મંત્ર શું કહ્યું એટલે મોક્ષ માર્ગીઓને મોક્ષ જતા જે જે વિઘ્નો વ્યવહારના ગમે તેવા આવે આ આટલી બધી બળ છે શક્તિ છે બોલો બદલવી શક્તિ છે એટલે આપણે મહાત્માના આ જ છીએ બહુ અજરની વાત કરીએ છીએ અજરની વાત તો એમાંથી કોઈને આ ચડી જવાનું નથી મગજમાં હું આવું છું એવું થાય કે કોઈને ચડી હોય તો ઉતરી જાય પણ હું શું કહેવાય ઉતરી જાય સાચું કહે ને બધાને અનુભવ નથી બધાને આપણે પોતપોતાની રીતે અનુભવ હોય જ અને આપણે તમે કહ્યું ભજન આ ભગવાન ભજન અને ભક્તિ ત્રણે એક કેવી રીતે એટલે અંદર બેઠેલા ભગવાન આપણે શુદ્ધાત્મા ભગવાન અને શુદ્ધાત્મા ભગવાનની ભજના કરનારા આપણે શું એટલે વ્યવહારથી તો ભક્ત થયા અને ભક્તિ કેવી રીતે કરીએ છીએ કે શુદ્ધાત્મા ભગવાનની આપણે જ આપણે કીર્તન કરી લઈએ છીએ આપણે જ આપણું ભજન ગાઈ લઈએ છીએ સમજી ગયા એ તો છેલ્લા છેલ્લી પરમાત્માની સિદ્ધિ ભક્તિ પરમાત્માની આપણાથી સિદ્ધિ ભક્તિ આપણે શુદ્ધાત્મા સ્વરૂપે આપણને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું એટલા માટે એટલે સ્વ સ્વરૂપ કીર્તન ભક્તિ કહીએ પણ આપણે ધ્યાનમાં ચાલી હોય છે પ્રમાણે ધૂમ ધૂમ શબ્દ બોલીએ છીએ હકીકતમાં એ સ્વ સ્વરૂપ કીર્તન ભક્તિ છે કીર્તન ગુજરાત ¿Puedo? જય સચિદાન દાદાની પાછું કામ કરે પણ એમને જરાક આપણું સ્વાસ્થ્યની કાળજી લે પણ એમને જગનજીભાઈને બોલાવો આવી જાય મતલબ એ પણ તમે બધા ભેગા થઈને વિનંતી કરો તમારી વિનંતી આ ચીજે જવી જોઈએ આ ચીજે કરવી પડે છે એ માગતા તો નથી આ ચીજી આપણે કરવી પડે આપણા વખત એવું છે બતાવો કે અરે છેડો આ સારું અંતા આવે જ નહીં ઘણું લાંબુ પડે જેમ ઉપરથી નીચે જાય તેમ એમ લંબાય પુષ્કળ પેલામાં જેમ ઉપર શરૂઆતથી ઉપર જાય તેમ બહુ સુખનો આવતા બહુ લંબાય શું કરે પણ અહીંયા જેવું છે કે બે જોડે થઈને આવે છે એનો માનવ જેવો માનવ થઈ એમાં એમને શું પૂછ્યું રિસ્પોન્સિબિલિટી એટલે કે આ સજીવ સૃષ્ટિમાં જેમાં જે સજીવ સૃષ્ટિ કુદરતી ને કુદરતી રચના સ્વરૂપે કુદરત સંચાલિત છે અદભુત પ્રમાણથી અને બધાને માટે એ પ્રમાણિતપણે પ્રમાણતી છે કોઈને અન્યાય નથી કરતી કોઈને પણ જ્યાંનું જ્યાં જે જ્યાંનું ત્યાં તે પ્રમાણે પહોંચે છે કોઈ અન્યાય નથી પરંતુ આપણે માનવ જેવા માનવ થઈને પણ એમાં ન્યાય ખોરવા જઈએ છીએ મુશ્કેલી આપી છે મુશ્કેલી આ છે એટલે આમાં માણસ તરીકે માનવ જીવનમાં આ કુદરત કુદરતી રચનામાં આ જીવસૃષ્ટિમાં માનવની અને પ્રાણીની જેને મૃત્યુલોક કહીએ છીએ એવા આ મધ્યલોકમાં એટલે આપણા આપણા જેવા વિશ્વ બીજા છે પણ બધાની પંદર વિશ્વ છે બધામાં સિવાય કે પાંચ સિવાય કે પાંચ બાકીનો દસેવો માણસ એ માનવની જવાબદારીપૂર્ણ કુદરતમાં કુદરતીપણે કુદરતને અનુરૂપ હોવાપણે માનવ તરીકે જીવવાની એ જવાબદારી છે જેને રિસ્પોન્સિબિલિટી કહીએ છીએ આપણે એ રિસ્પોન્સિબિલિટી ભારવાની ના હોઈ શકે કારણ કે કુદરતી સંચાલિત માનવ એ ભારવાળો કેવી રીતે હોઈ શકે મને સમજાવો પરંતુ આ તો પછી આપણે ભાર ઘણો લાગે છે આપણે ભાર અને વજનીય બધા આપણને પોતાને ભરાઈ દીધેલા ભાવ થઈ ગયું છે એ ભાવ અને એ ભારને ગુરુ ભાર ગણો ગુરુભાવ કેવી રીતનો છે તો કે આપણી નજરોનો નજરોમાં ગુરુભાવ છે કઈ નજરો તો કે વ્યવહારની નજરો બધા કેવી રીતે કામ કરે કારણ કે આંખોથી કરે પણ પોતે અંદર કામ કરતો હોય ભારે થઈને આ તો બિચારી હવે ધર્મમાં છે પણ પોતે બહાર થઈ ગયો બોલો આવું થાય એટલે આપણને આપણો ભાર લાગે અને પછી આપણે અવકાશ હોવાનું જેટલું આપણાથી સહન થાય એટલું રાખવાનું કોણ ના પાડે છે પણ ના થાય તો એને નીચે મૂકવું પડે કોઈને કહીએ જેને બહાર હલકો થયો કે ભાઈ અવતારી અમને ના ગયું હોય એને બધું ટોકું કે જતું હોય જેમ તેમ જવું જ પડતું હોય મેં કહ્યું મદદ મદદ પહેલા આપણે આંખે ઉપાડીએ છીએ પણ જેનો ઉતરેલો હોય પણ જે ચાલે થાય એમાં આપણે આ બધી વ્યવસ્થા હોય મનુષ્યની પણ ઉતરી ગયેલો હોય અને માનવ જોડે રહેતા હોય બધા અને માનવ સાથી એકબીજાના માટે ના હોય તો પછી એ દેહ શું કે ઉતરી ગયેલો દેહ શું કામનો પછી વ્યવહારના સામાજિક વ્યવસ્થામાં એવું બધું બધા કરે એ તો મોટી નથી બધું જ હોય પણ આ કુદરતની વ્યવસ્થામાં અને ભગવાનના સામ્રાજ્યમાં લડી સમજો એ સામ્રાજ્ય તમે ભોગવી રહ્યા છો શું કહ્યું તમે કહો મારે કહો અરે ખરો ક્વેશ્ચન હવે કહું છું چار گری بہت سمجھا نہیں تو اموک بہت سمجھا نہیں کہ آدی پڑی گئی کہ نہیں હું શુદ્ધાત્મા જેને માટે બન્યું એ શુદ્ધાત્મા અત્યારે શું એવું લાગે છે કે બુદ્ધિથી જ શુદ્ધાત્મા આમાં બાકી એ બધું બહુ ઘટાડો ના પણ એ બુદ્ધિથી શુદ્ધાત્મા છે ને એ તો એનું પગથિયું છે એનું શરૂઆતનું છે એટલે કે સમ્યક બુદ્ધિથી લેવું પડે સમયક એટલે સમ રાખે આ છે તે હું નથી અને હું છું તે છું કે બેને નદીને છૂને સમ્યક પડે નાખે નદીને છૂને જોડે રહેવાનો કંઈ ઝઘડો નથી થયો જોડે જોડે રહે છે દૂધ પાણી જોડે જોડે રહે છે ત્યારે બધા લાભ થાય છે આખો પાણીના વાસણમાં તેલ પડ્યું હોય તો તેલ એની જગ્યાએ રહે છે પાણી પાણી જગ્યાએ નહીં સમજ્યું સાથી કે મારા સ્વભાવથી સ્વભાવ અને તેલને તેનો સ્વભાવ છે પણ ત્યાં આગળ તેલના સ્વભાવમાં કેટલી છે ના છે તારે પણ આપણે કેટલું થઈ ગયું છે કે થોડું પણ થઈ ગયેલું છે વચ્ચેનું એ વચ્ચેનું રહ્યા કરે છે એટલે આવી બુદ્ધિને અવળી બુદ્ધિ હતી એને સવરી એટલે સમ્યક કરે છે અને સમ્યક બુદ્ધિમાંથી સદબુદ્ધિ ખૂટી જાય છે સદબુદ્ધિ એટલે શુદ્ધાત્મા એ એવી રીતે થાય પ્રોસેસ છે આખો એ તમારો પ્રશ્ન ખોટો નથી સમજો અને આવું કરે તો જ આપણે સમજાય નહીં તો ના સમજાય લાગે એકદમ લાગે એકદમ એકદમ શુદ્ધ વાત સાચી છે પણ પાંચ આજ્ઞા પરમાર્થ તમારો આપણા સત્સંગો બધું બધા સત્સંગની કિંમતીઓને એમાંથી કાઢેલા આજે જે છે ને તમારા હાથમાં જે આવે તે તમે જોશો ગુજરાતીમાં છે પણ એમાં ઇંગ્લિશ ને હિન્દી બદલી શકે છે મજા જ કરે છે મજા કરે છે હા એટલે આનંદ આવે છે શું કંઈ આપણે પાંચ અંકા સમજાયું તેવું થવા નથી એમાં પરંતુ હવે વિશેષ ભાવે સમજાય છે અને વિજ્ઞાન સ્વરૂપે આપણને જ આપણું પકડાય છે આપણને એટલું બીજું કશું નથી અનુભવવાણી આટલું જ કરે છે એ કોઈને કેટેલિક જેવું કામ કરે છે તો માલિકી પણ ના કોઈ જ એવી રીતે કામ કરી શકે તો ના કરે એટલે અમે કાલે આપણે કહ્યું બધાને કે અનુભવ તમને જેવો આવે કાઢી ઘણી બધા મૂકવા એક વાક્યમાં થોડા શબ્દોમાં થોડું નથી જે જે રીતે હોય છે એનું તો તમે આધ્યાત્મિક દરેક રાખો રાખો જ ઘરે હોય જ્યાં નક્કી હોય દરેક વખત આપણને ઘર સારા વિચારો આવતો હોય અને પછી જે થોડો વખત નીકળી જાય પછી એમ ખુશી છે જતા એટલે ઘણા લોકો શું કહે જોતા નથી બધા બધા બહુ સારું બહુ સારું બહુ સારું તમે ડોક્ટરો તો બહુ સારા કરો મધુભાઈ મધુભાઈ બહુ ડાયા છે એના જ્ઞાન વિજ્ઞાન જો પકડે તો કામ કરે એવા છે તમને ભાઈ ત્યાં બોસ્ટનમાં આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ બધું રોજ ધંધો કરતા યશમાં જીવન જ આવો સેવામાં જ નાખી દીધું સંસ્કાર એવા સારો અને સત્વાળો મને સાથે પાછા સાચીમાં એટલે અમુક હાથ લંબાયા કરે સાચી સુંબાર બીજું કઈ શું કહે જિંદગીમાં સાથી હાથ બને જ્ઞાન મળ્યા પછી એવું બને એકબીજાને વૃત્તિ વિશે જરા ફોડ આપો ને વૃત્તિ વૃત્તિ હવે સાંભળો જે વાક્ય رہے سن کے ہار جنوبی آ چاری طرح بڑھتی سٹل ہے پانی وئی جائے جہاں جہاں میٹے گی رہ طرح اسپ کرئی ریتے موڑ پڑے جاگت یہ آپ نے بندنکار ધંધો તો ના કરે પરંતુ આ વૃત્તિ તમે કહો ને એ બધો જ મન તો લેખકથી કહે છે થયેલો અને એની ઉપર મારા મૂકાઈ ગયું કે આ તો જ્ઞેય છે હું જ્ઞાતા છું શું કહ્યું મારા મૂકાઈ ગયું અને મારે મૂકાયું એટલે આપણે એ વલણસિંહનીમાં રણ પામ્યા બધો વલણ એટલે વન વન બધી જગ્યાએ રહ્યું પછી ધીમે ધીમે આવે એકદમ આવે દેવું એમને તત્વો ગાયું પાછું But this I go that way, but this is kind of very good. આપે કીધું દાદા ડિસ્ચાર્જ માટે એ જે સર્કુલરથી સર્કુલરથી એટલી બધી છે કે આની જેમાં સખત એ તો વાત સાચી છે આપણે એ જ વાત થઈ છે આપણે કાલે આ જ વાત થઈ છે અને એમાં બધા પ્રશ્ન કર્યો સમજાયું એમાં સગલતી નથી એવી સગલતી નથી એટલે ચાર સ્વરૂપ છે જ નહીં આજે પરંતુ એ ડિસ્ચાર્જમાં અંતકરણનો ભાગ છે ને એ આપણો સચો ભાગ છે એટલે ગોડ એમ કહેવા માટે એવી રીતે એવી રીતની શબ્દથી છે એટલે ફિલોસોફરો થિયોલોજીયન થિંકર્સ સ્પિરિચ્યુઅલ થિંકર્સ અને બધાને એના માટે ખૂબ વિચાર્યું છે પછી એને શબ્દ આપ્યો ether ethereal flow ethereal flow સમજે એકચ્યુઅલી એ શું છે એનું ભટકતું ડિસ્ચાર્જ થતા એટલે ઘર જળ બની ગયું છે એને પણ બની ગયેલા ઘરમાં ડિસ્ચાર્જ થાય છે અને પછી પોતાના ઘરની બંધા કરતું પોતાના ઘરમાં પાછું સેવન થતું જાય છે દુઃખી વહીને જતું આવી રીતે થાય છે એટલે અમે ઇથેરિયલ છે સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ ઇથેરિયલ ફ્લો એ જણાવે છે કે મોશન તત્વ ગતિ તત્વ સમજી નથી શકતા પણ આજે એ મટીરિયલ સાયન્સમાં પણ એને તીર્થર સ્વરૂપ મૂકેલું છે તો સમજવા જેવું જે પાર્ટિકલ ફિઝિક્સને બધા જેમને થોડું ઘણું હશે એને ખ્યાલ આવશે એમાં પછી ટાઈમ આવ્યો સ્પીડ આવી આપણે બે ખાસ આવ્યા સ્પેસ આવ્યું સ્પેસ ટાઈપનું રિલેશન આવ્યું સાયન્ટિસ્ટો પહોંચવા બહુ બધા છે પરંતુ આપણને જાણે કેટલું વિશાળ છે વિશાળતા સાહિત્ય તો કરે છે ને આ ફ્લોર અને આનું હાઇટનું આપણા આપણી બોડીના હાઇટના પ્રમાણમાં કેટલું ઊંચું મને એટલે અમે એમ જ ગુના કરે છે અને એનાથી તો અનંત વિનાશ છે અનંતતા છે અનંતતા એટલે આપણા ચાર ગતિની જ અનંત બહુ મોટી છે તો અને મધ્યલોકી જેટલી બધી છે આ મધ્યલોકો એટલે નાનું પોર્શન છે આપણો તો કે છે ખરા કે મિલિયન્સ એન્ડ મિલિયન ગેલેક્સીના અંતે એવું કીધું કોને ગયા મિલિયન્સ ને કોને ગયા મિલિયન્સ આવું સાહેબ છે ખોટી નથી વાત ગેલેક્સી તો હોવ જ શું કહ્યું ક્યુરિયોસિટી ક્વેશ્ચન છે આપણે પેલું ડિવિઝન ઓફ લેબર માં એક મસી આવે મસી મસીને મસીમાં સોલ્યુશન તો એના પરથી એમ કર્મની થિયરી ત્યાંથી સ્ટાર્ટ હતી બિગિનિંગ આદમ પુરુષ એને આ લોકો આદમ કહે છે એને આદમ અને એ રામિતમ કહે છે એ ઋષભદેવ દાદા અને ઋષભદેવ દાદાના સુમંગલાજી ત્યાં તમને એવું કહે નહીં સમજાયું એ કરતા નથી પરંતુ જેમ નાના બાળકોની નાની ભાષા હોય એવી એ ભાષા છે ભગવાન આધાર છે આત્મા આધાર છે તો ભાષા તો રહેવાની જ નથી આ બધી સ્ક્રીપ્ટ લીટી ક્યાંથી આવે છે સમજાયું ને એટલે મૂળ અઢાર લીટી એમને કહ્યું ને ત્યાં એટલે મૂળ એ બ્રાહ્મી બ્રાહ્મીજી છે એમના દીકરી એમને લીપીમાં જ્ઞાન મળ્યું અને સુંદરી હતા એમને ગણિત જ્ઞાન મળ્યું અને આ બધું જોઈશે જ તમને વ્યવહારમાં અતિ મોટી કૃષિમાં આ બેઝિક કારણ કે તેમાં ઘોડા જડતા ને તેમને બીજી કઈ જરૂર નથી પછી જરૂર નથી આપણે એમને આગલા ભાવમાં ખેડૂતમાં જોયું કે ખેડૂતો બરદ બરદ થોડું મસ્તીએ ચડે છે ને તો પાકમાં કોઈ ખરાબ કરી નાખે છે તો બુઝ્યું આવું કરવું શું એટલા બધા સ્તરો હતા બોલો આગલા બહુમાં એમને યુગવ્યા બધા એમાંથી જ આવે છે વિકાસ છે આખો વિકાસ એમાં જોઈએ છે અને કે આ બહુ ગયા પુરુષ છે આપણે એમને જીવન પાસે જઈએ આપણને કંઈક સમાધાન મળશે કંઈક આપણે સોલ્યુશન મળશે સમસ્યાઓ છે તો પૂછ્યું સાહેબ આવું થયું છે કેટલી મહેનત કરીને તરત પાક પર બધું થાય છે આપણે જીવતો ના હો તો શિવજી જેવો લપેટી રાખવો પડે એનાનું આપણે નજીક શું તૈયાર કરશે કંઈક સમજ્યું પણ ડોસવાનું નહીં કે છે અને એક જ નહીં કરવાનું શું કહ્યું સારા બે વસ્તુ કહીએ આપણે એટલે આપણે અમારી છૂટ્યા નહીં એટલે ભગવાને તો આ બધા એટલું સમજશે ને કે એને ભૂખ લાગ્યો હોય એને ખાવાનું આપવાનું તો એને ખાવા માટે ખોવું તો પડે ને ખાવાનું એ ઉઠી ગયો બરાબર એ વર્ગનો દાડો અહીંયા ઉદયમાં આવ્યો વર્ષ સુધી તપસ્યા હતી અને પછી જોયું આવ્યા બધા નગરોને જે નીચે ઉતરીને ઉપર માતા પ્રાણો પર પછી આવ્યા ધીમે ધીમે અને ગમે તેવું શરીર હોય ભગવાન કે પ્રમાણ પર શરીર હોય તો શરીર તો પૂરું તેનો ધર્મ બજાવે જ એટલે ખુશ થાય આ થાય તે થાય થાય મારી ભગવાન એવું થઈ ગયું છ છ મહિનાના ઉપાસમાં એ આખા છેલ્લા છેડામાં કર્યું ભગવાનને શરૂઆતમાં કર્યું સમજ્યું બહુ સમજવા જેવું છે આની પાસે બહુ ગંભીર પરમાર્થ બહુ સુંદર રહેલો છે અને એમને આ ઉપર કોણ સમજે આ વાત ત્યાં તો ભોળા જળ વિચાર ભગવાન આ લો ભગવાન તે લો ભગવાન ફળાનું લો ભગવાન અને અમારું આ દીકરીઓમાં કેટલી રાઈ સુંદર છે બધી ભૂગોળ એમને ખબર નથી કે આપણે શું કરીએ છીએ કેટલું બધું એમનું ઘોર અધ્યયન ના પણ આપણે આજે પણ આવા વખતમાં વિકસેલા જમાના પર આપણે વિચારવા જેવું છે બહુ જવાબ વિચારવા જેવું છે સમજાય છે નાની અને એમની પાંચમી પેઢીના કેટલામી ફિફ્થ જનરેશનના રાજા આવે છે શ્રેયા શું ઋષભદેવના દીકરા બાહુબલી બાહુબલીના દીકરા સૌ સૌમ્યસ્કી અને એના પૌત્ર ગણ્યો ભાગ છે સમજો એટલે એ રીતનું છે એમને સ્વપ્ન આવે છે તો પેલા ગામો શહેરમાં બધાને એમના રાજમાં સ્વપ્ન અને આવે છે અને પેલાને આવે છે અને એમને છેલ્લે આવે છે અને ત્રણેયમાં અથર્યાસ આટલું કોમન લિંક આવે છે ત્યાંથી સમજાય ખૂબ આ બધી કુદરતી રચના છે પણ આપણે આજના પાસ જમાનામાં સમજી નથી શકતા એ તો ઝડપથી રીલ ચાલી જાય છે અને આપણે ઝડપી પિક્ચરો જોનારને આપણે ટીવીલા છીએ નથી સિનેમા એવા બની ગયા ને છોકરા ચાલી કરે ત્યારે એનિમેશન થાય આ દીકરીના જમાનાની વાત અને પેલી શરૂઆતના જમાનાની વાત એમાં દાદા આવ્યા એ જોયું કે આ તો આ શરૂઆતનો જમાનો અમુક ફેર નથી એટલે આપણે નવા જ પાઠ આપવા પડશે બધા કે આપણે મોડા છીએ પેલા એટલું પૂરી વ્યવહાર નથી તેનો મતલબ નથી પણ આપણે આપણી સાથે મને ન હું આવો છું કેવો છું આમ છું એમાંથી કાઢ્યા છે બીજું કશું નહીં આજ્ઞા એ કરી દે કેટલી કરુણા કરી છે એમને શું હું તો જ્ઞાની પુરુષને આ બધું ક્યાંથી મળે એ તો તમને મુક્ત કર્યા જવાબદારી એમની બધું પછી કેમ કરી હોય છે આ વાત છે જેને સમજાય પછી એટલે તમારે સંરક્ષણ કરવું જ પડશે હવે તમે પૂર્ણ આવ્યો છું પૂર્ણ નહીં ચાલે એટલે તમારે કોઈને દંશવાનું નહીં એટેક નહીં કરવાનું હતું પરંતુ રાખવું તો પડશે આજની ભાષાની નહીં તે જવાની પછી મસી એટલે વ્યવહાર બધો અને આપણો પોતાનો વ્યવહાર કરવો તો શરીર છે તો શરીરે થયું એટલે જ વ્યવહાર શરૂઆત ત્યાંથી થાય એટલે પછી બધો વ્યવહાર થાય એટલે વ્યવહાર છે એમનાથી બધી સમાજની એટલે કે મનુષ્યના સમાજની વ્યવસ્થા સારું થઈ ગઈ એમનાથી એમનાથી જ એને શરૂઆત કરી એ અને સુમંગલાજી હતા છતાં પણ સુગંધા આવી દીધી એ યુગલિક હતી પણ એમની તરુણ અવસ્થામાં સાથી સાગનું પચીસ રૂપિયા તે કરતા બહુ મોટા હોય અને અહીંયા નાજુક ભાગ પર પડ્યું પોતાની સાથે રામચંદ્ર બધા સુધી યુગલિકમાં બે સાથે હોય ત્યારે સાથે જન્મે સાથે બધું ભોગ ભોગ બધા ભૂત મોટા થાય ભોગ ભોગવે અને સાથે જ જાય માતા પિતા જન્મ આપી એ જરા ખેલતા કૂદતા પોતાના પર આવ્યા હોય યુવાન થયા હોય બધું તે જ વખતે માતા પિતા બંને સાથે જ જાય પરંતુ આ કાળમાં કોઈ દિવસ એવું બને નહીં શું આપણા દાદાએ પ્રસ્થાનથી કહ્યું હીરાબાને આ કે તમારા કરતો મારી રીત તૈયારી પડી જાય હા હું પછી અમે વિચાર આવો આવું ખાતર કેવી એટલે અમને ભાવ થયો કે આ જીનેતી રાહ આદિવાસી પામવા એમાં પાર્ટ ઓફ લાઈફ કરીને એનું ઇંગ્લિશ આખું સ્ક્રિપ્ટ થઈ જાય તે એમને કરી દીધી એ સ્ક્રિપ્ટ રાઇટર ડિસ્કસ બધા જોવા આપી એમાં જોવાઈ ગઈ બધું છે એ લાયક છે કોપી અને એના પરથી એ હંડ્રેડ પર્સન્ટ અમિંગ કરશે ઇંગ્લિશ એટલે આપણા અહીંના લોકોને બધાને હિન્દી પણ નથી તમને આપણું તકલીફ પડે છે ને બાળકોને બધાને તો ઇટ વિલ બી ઇટ તમને ઇંગ્લિશ એટલે મારી ઈચ્છા થઈ કે આ યુનિવર્સિટી સાહેબ સારું થોડું એમાં બહુ સુંદર મેસેજ છે માનવતાનો જ મેસેજ છે બીજું કશું જ સુંદર શરૂઆત અને દાદાએ આપણે બીજું કશું જ નથી કર્યું આ માનવ સ્વરૂપ માનવમાં મૂકી અને માનવતાને ઉત્પાદ આપ્યા એ આખી આજ્ઞાચારો છે રાખે શું કહ્યું અને અંદરથી જીવવાનું પાછું કેવું રીતે અને બહારનું પોતું બહારનું જીવે પણ અમુક લોકો માનવી લઈને આપણે એમ નથી હું કેવો હતો આવ્યો નહીં તમે આ વાત છે સીધી સાચી વાત છે એવી રીતે છે પણ આપણે પાના અંદર એને ગરબડ કરી નાખીએ છીએ તકલીફ થઈ જાય છે આજે અમારો કહેવાનો આશય જ એમાં મેં સમજાયું એટલે અનુભવ અમે કરીએ એટલે પછી આપણે શુદ્ધ આપણા બધું કેવી રીતે આવે તમને વ્યવહાર વગર આવે જ નહીં કેમની કે વ્યવહાર જ આવે સમજે ને અને હોલ કેરેજની આગળ જ હોય પાછળ કેટલી હોય શું કહ્યું તમને કેવું લાગ્યું પાછળ હોય મેં કહ્યું છે ગંગાજી કેવા છે એમ નીચેથી ઉપર રહેશે <laughs> જ નહીં માફ કરી શકે કરી લઈએ ચાલો આ સતત અનુભવ જ્ઞાન જ્ઞાનસૂત્રો પચીસમી શુદ્ધાત્માના ખાતે રકમ જમા કરવાની છે એની મોટી કિંમત છે એની મોટી કિંમત છે એટલે ફ્રી ટાઈમનો ઉપયોગ કેવો દાદા ભગવાન વ્યવહારમાં પણ ફ્રી ટાઈમ આવે ને તરત જ મનને કામ આપી દેતા હતા મનનું નવરું પડવા જ નતા તમે જરા પ્રમાણ નતું એટલે પછી બસ રાઈ મને બે કલાક રાજ્ય બીજી બસ બે કલાક પછી આવશે તો જોડે બાજરા ઉતારી થાય પછી એનાથી બેઠા હોય અને પૂરનો કે કશું એટલે બે પેલા ગયા હોય અને પેલા ભાઈ તો બહુ ઊંચા ઊંચા થઈ ગયા હોય જોડે હોય તો નહીં સમજે ફ્રી ટાઈમ દાદા તો એટલા પાક્કા હતા કે મુંબઈથી ગાડી ગયે અને વડોદરા અમારું હોય કે મુંબઈથી મુંબઈ આપણે મુક્ત કર્યા અને વડોદરાથી આપણે જરાયા નથી એ આપણો વખત કાળ હતો તો નથી જવાનું એના પર કેટલું મળે ના મળે છતાં તરફ હોય તો ફરો ફ્રી ટાઈમ કામમાં કાર આપણો કાર અતિરમાં ધર્યો છે એનો મતલબ શું છે કે વહેતો કાર વહી ગયેલો વહી ગયેલો અને વહેતો કાર આગળ જે વહેવાનો છે એ આગળનો વહેવાનો કાર એ હાથમાં ધર્યો ત્યારે એ રીતે એમનું આખું વ્યવસ્થિત પ્રમાણ અને એમનું અનુભવ પ્રમાણ એ આપણને આજ્ઞા પ્રમાણથી આપી શું આટલા મોટા પુરુષ જે કોઈ દાડો કોઈના હાથમાં હથિયાર અપાય નહીં તેમને બચ્ચાઓના હાથમાં આપ્યું કારણ કે બચ્ચાઓના હાથમાં જ્ઞાન દેવું એ લખોટીઓ રમતા રમતા આ હીરો તાકીને લઈ નાખી દે અને લોકોથી હાથમાં લેતા એવું ના કરી દે બહુ ચોખા લોકો કે રૂમમાં જમેટા જ નહીં શું કહે આ હવે એવું છે રસ આપવું પડશે એટલે આ રસની લાગણી બહુ ગંભીર છે આજ્ઞા પ્રમાણ આપ્યું છે જે આપણું અનુભવ પ્રમાણ આપણા માટે આપણા એક નંબરની ફાઇલના પડોશીના સંબંધમાં એ પડોશ સાથે આપણને અનુભવ પ્રમાણ ખુલ્લું કરી આપે આપણા જ વ્યવહાર છે પોતાના એક નંબરના વ્યવહાર એક નંબરનો વ્યવહાર એટલે વ્યાપનો પણ હોય અને બે પ્રમાણનો વ્યાપ પણ હોય પણ આપણે મને કરીએ એટલે એટલો જ બધો એને બહાર ના હોય એવું કેવું હોતું હોય છે એ તો બહુ ડાયો કહેવાય પછી એ તો હલકા એકદમ હલકો હોય બહાર જે બહારના કહેલો બહુ સારો હોય શું કે લાગો તમને બધાને બોલો હા ચાલો મનમાં લઈ આ વૃત્તિ વહીને જ બાબુ થઈ ગયેલું છે એમાં કંઈક આનંદ મહેમાન કરવાનું અને કોઈ દિવસ અંતનું છે તે વ્યવહારમાં નીકળે નહીં અને વ્યવહારનું છે તે અંદરમાં જાય તો સિદ્ધાંત છે એટલે ફૂટી પડી હતા એટલે લીક થઈ જાય પછી આવું વાત છે એટલે આપણે બહુ આકરું પડે આવું આકરું પડે આપણે આગળ થઈ ગયા એટલે આપણું આકરું આપણે આકામાંથી જરા આટલામાં નીકળી જાય જોવાની જરૂર છે બીજા છોકરાઓ આ કેવું છે આ તો કારણ કે એ કારણ છે કે આપણે અંદર જવાનું નથી કહીએ જ મારી બધા વ્યવહાર જ ચાલે છે આ સમજવા જેવી વસ્તુ છે અંદરનું જીવન છે આપણું અર્થ વિજ્ઞાન એ ઇનર સાયન્સ છે શું કહ્યું અને ભૌતિક વિજ્ઞાન એ બાહ્ય વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન અને અંતર વિજ્ઞાન સાથે સાથે જ રહી શકે છે પરંતુ અંતર્વિજ્ઞાન છે માટે બાહ્ય વિજ્ઞાનના આ બધા ભૌતિક વિજ્ઞાનો ખુલ્લા થયા છે એટલે દાદાએ કહ્યું કે very soul is a science unless very soul is the science and the science is not there, all the other sciences that are found in the world as relative sciences can never ever sprout and come out. લાઇટની ફેકલ્ટીને બધી ફેકલ્ટીને પાછા આવને લગતા એવરી પણ આપણે એવું શીખ્યા ભણ્યા ના બધું કર્યા એટલે બહારના સાયન્સ હશે એટલે આપણે અંદરના સાયન્સ એટલે અંદરનું સાયન્સ આ બોલ્યું એટલે અક્રમ થયું આગળ પેલું બહારથી ખરું કહ્યું પણ ક્યારે બધા ડાયા આવીએ તો બહાર ઓછા ફેલેલા આવીએ તો થોડું દુઃખ પ્રવાસી હોય બધું હોય ના બધું નહીં બધા હોય પણ ડાયો બધું હોય આપણો વ્યાપ ડાયો હોય અત્યારે ડાયો નથી એવું કહેવા નથી માંગતા એ તો આપણે પોતે માફ કરી દેવું પડે માફ કરી પોતે પોતાનું માર્ગ મૂકી લેવાના સમજાયું ને એટલે એ સારા વખત સમયમાં પાકમાં એ નિશ્ચય વ્યવહાર નિશ્ચયથી વ્યવહાર દોરાતો હતો શું કહ્યું સારો વ્યાપ હતો પણ આજના વખતમાં આ વ્યવહારથી નિશ્ચય કોઈ થાય છે એટલે એનામાં જ્ઞાન દર્શન ચારિત્ર હતું અને આજે દર્શન જ્ઞાન ચારિત્ર હતું જ્ઞાનાની મોક્ષ માર્ગ શું કહ્યું સાહેબ અને એનામાં દર્શન જ્ઞાન દર્શન ચારિત્રની મોક્ષ માનવ ઓકે સરકારા અને આજે એને મોટું ભેદમાં ગયું દેખતો સાથે એનો અને પછી તું તારું સમજી લેતા હોય તો જોડી જાય સમજી લે તો જોઈ લે વસ્તુ આવ્યું છે તો સમજી લે કે ના આ હું નહીં હું તો આ હું આવું નહીં હું એવું શું વધુ આવ્યો વાંધો આવ્યો કશું બોલવાની નથી મને સમજવાનું છે સમજવાનું બોલવા ફરજ નહીં કોઈ જાણવું અને બોલવાનું હોય કામ ના હોય શું કહ્યું તો સાચું લે આવી આવું છે એટલે આ સૂત્ર છે એમનું ઉપયોગમય સ્થિતિ દશા સ્થિતિ ફ્રી ટાઈમમાં રહ્યા કરતી હોય તો જાગૃતિ સારી વધે પ્રમાદ ઓછો થાય ઉપયોગની શુદ્ધિ થાય એટલે પાંચમી આજ્ઞા શુદ્ધાત્મા ખાતે રકમ જમા કરવાની છે એની મોટી કિંમત છે બુદ્ધિ સંસ્કાર સમજાયું ગુરુ શુદ્ધાત્મા ખાતે રકમ જમા શું શું આવે બધું કર્યું પરંતુ પછી આપણે વાણીના વ્યવહારમાં રહી ગયું કે નહીં પરમાત્મા તો કારણ સ્વરૂપનું કાર્ય તો પાસે તો આજના કાર્ય શરીરમાં કેટલું કાર્ય શરીર કેટલું હાથ થઈ જાય શું સહન થતું જાય તો તમે અમે થોડું કરો અને જાય આપીએ હા પંદર અરે No. છો શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન સ્વરૂપે બિરાજેલા છો આપનું જે વિતરાગ સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી છે આપણા દોષો ગયા છે અને થાય છે તે તે સર્વ દોષોને હું એની આપણી પાસે આલોચના કરીને એના બદલ હું પસ્તાવ કરું છું અને ક્ષમા યાચ્યો છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો કરો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી હું આજ્ઞાધારી દોષો ક્યારેય પણ મનથી માણીથી કાયાથી ન કરો એવા દોષો ક્યારેય પણ મનથી માણીથી કાયાથી એવી આપને શક્તિ આપો એવી આપને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે મને કારણે આ પર્વે ભેદભાવ છૂટી જાય ભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય ગુરુ અમે અમે આપણે અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે કર્મયાકાર રહીએ કર્મયાકાર ભગવાન જય જયકાર diğer. İkili diğer.